હેલો હેલો મોદી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જીત ધન્યવાદ પ્રણામ કરો શરણ હાજે જ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાણાં તાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા દક્ષરું મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદય શેષે લીલાબ્ધિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિસેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તદ્ભિ વિરાજતે યોષો પંચધા હૃદય મમ આ સુંદર ચલો કાલે જે પ્રસંગ થયો એનું પુનરાવર્તન કરો અને પછી એ વિષયમાં જે કંઈ પણ કોઈને કેવું પૂછવું હોય તો કોણ કરશે હું કરું એટલે એક દિવસ પરમાનંદ ઠાકોરજીના ચરણાવીના મહાત્મ્યનું એક કીર્તન ગાયું આચાર્યજી પાસે તો પછી પછી એક પ્રાર્થનાનું પદ ગાયું તો તે આચાર્ય એ પદ સાંભળીને એવું એટલે એમ એમને એવું ખબર પડી કે વ્રજ પરમાનંદ ને વ્રજના દર્શન કરવા છે એટલે એટલે એ દામોદર દાસ મહાપ્રભુજી એમ વિચાર્યું કે વ્રજમાં જઈએ એમ જી જશે દાસ દામોદરદાસ કૃષ્ણદાસ મેઘન ને બધા સાથે એમને સાથે લઈને ઓરેલ થી વ્રજમાં આવ્યા પછી પછી વચ્ચે વચ્ચે પરમાનંદાસજી નું ગામ આવી ગયું તો પરમાનંદાસજી એ વિનંતી કરી કે મહારાજ તમે મારા ઘરે રોકાઈ જાઓ તો એમને કીધું કે સારું એટલે શ્રી આચાર્યજીએ કીધું કે સારું તો પછી શ્રી આચાર્યજીએ સખડી અન સખડી બધું ધરાઈને પોતે એમને ભોજન કરે પછી શ્રી આચાર્યજીએ કીધું કે પરમાનંદાસ કઈ ભગવત કઈ ભગવત ગુણગાન સંભળાવો તો પરમાનંદાસજીએ એક વીરનું પદ ગાયો તો એ સાંભળીને એ સાંભળીને શ્રી આચાર્યજી લીલા મગ્ન થઈ ગયા અને પછી લીલા મગ્ન થઈ ગયા અને મૂર્છિત થઈ ગયા તો એ ત્રણ દાડો સુધી મૂર્છિત રહ્યા તો પછી બધા વૈષ્ણવને ચિંતા થવા માંડી હતી પછી ચોથા દાડે જયારે એમને આંખો ખોલી ત્યારે બધા વૈષ્ણવ ને બધા વૈષ્ણવ પ્રસન્ન થઈ ગયા તો પછી પરમાનંદાસે એમના મનમાં વિચાર્યું કે હવે આવું પદ કોઈ દિવસ નહીં ગાવ પછી પરમાનંદાસ પછી સીધા સાધા પદ ગાવા લાગ્યા પછી આચાર્ય આચાર્યજી પોતે ભોજન કરીને બધું કરીને પછી પછી આ પદ કાઢવું પછી આચાર્ય જે કીધું કે હવે ચાલો બ્રજમાં તારે પરમાનંદાસે જેમને સેવક કર્યા હતા એમને બધાને શ્રી આચાર્યજીની પાસે લઈ આવ્યા ને એવી વિનંતી કરી કે મહારાજ અમને અમને બી સેવક કરો તો શ્રી આચાર્યજીએ પરમાનંદાસને કીધું કે અમને તમે નામ સમડાઈને સેવક કર્યા છે તો હવે અમારી પાસે કેમ લાવ્યા છો એટલે અમારી પાસે કેમ સેવક કરાવો છો ત્યારે પરમાનંદાસે કીધું કે પછી પરમાનંદાસે કીધું કે હું તો હું તો પહેલી દશામાં સ્વામી પણ સ્વામી હતો અને તમારો તો સેવક છું એટલે એટલે અગિયારની દશામાં અમે બધાને સેવક કર્યા હતા હવે આપ આ બધાને શરણે લઈને એમનો ઉદ્ધાર કરો એટલે શ્રી મહાપ્રભુજીએ પરમાનંદ સ્વામીએ જેમને પણ કંઠી બાંધી હતી એ બધાને નામ સંભળાવી અને સેવક કર્યા અને ત્યાંથી પછી વૈષ્ણવને સાથે લઈને કન્નૌજથી વ્રજમાં પધાર્યા ત્યાં ગોકુલ પધાર્યા જી જી છે અહીંથી આપણો વાર્તા પ્રસંગ બાકી છે હા બરોબર છે ચલો કરો મોદી તો ગોવિંદ ઘાટ ઉપર આજે છે તો ગોવિંદ ઘાટ ઉપર સ્નાન કરી કે છોકર કે નીચે શ્રી આચાર્યજી આપવું આપની બેઠક ને આઈ બિરાજે એટલે ગોવિંદ ઘાટ ઉપર સ્નાન કરી અને છોકરજીના વૃક્ષની નીચે મહાપ્રભુજી આવીને બિરાઈ ગયા તો એક ભીતર બેઠક શ્રી દ્વાર દ્વારિકાનાથજી કે મંદિર કે પાસે અંદર એક શ્રી દ્વારિકાનાથજી ની બેઠક મંદિર છે નહીં મહાપ્રભુજી ની બેઠક છે એટલે દ્વારકાનાથજી નું મંદિર છે ત્યાં શ્રી મહાપ્રભુજી ની એક બેઠક છે એટલે જયારે જયારે પણ શ્રી મહાપ્રભુજી ગોકુલ પધારતા તો એ કોઈ ચોક્કસ જગ્યા હતી ત્યાં બિરાજતા એટલે બેઠક એમ જેમ ગામનો ઓટલો હોય ચોરો હોય બધા વડ કે લીમડાના ઝાડ હોય એના નીચે ઓટલામાં બધા લોકો બેસતા હોય ને આવતા જતા લોકો પણ કોઈ કઈક ફિક્સ જગ્યા હોય રેગ્યુલર આવતા જતા હોય તો તો એ બેઠક કહેવાય એમ हाजे थे जहाँ रात्रि को श्री आचार्य जी के विश्राम करीवे की ढोर है ત્યાં રાત્રે મહાપ્રભુજી ના વિશ્રામ કરવા માટે ટેન્ટ ટેન્ટ બાંધી થોર એટલે જગ્યા ત્યાં રાત્રે મહાપ્રભુજીને વિશ્રામ કરવા માટે એક જગ્યા છે જો આપું જબ શ્રી ગોકુળ બધાતે આપ આપું ઊંહા ઉતરતે એટલે જયારે મહાપ્રભુજી ગોકુલ પધારતા ત્યારે મહાપ્રભુજી અહીંયા જ ઉતરતા તો ય ભીતર કી બેઠક હે એટલે આ અંદર ની બેઠક છે તો શ્રી આચાર્યજી આપુ શ્રી નવનીત પ્રિયાજી કો પાલના जुलाई दधी कादो जन्माष्टमी को उत्सव किए किए है એટલે અહીંયા મહાપ્રભુ અ, મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજીને પલના ઝુલાવ્યા અને અને અ, દહીંને એનાથી જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો હમ તો ઉપર ગજ- ગજનો ગજના ધાવન કી વાર્તા મે વર્ણન ગજન ગજન ધાવન કી વાર્તા મે વર્ણન કરી આઈ હે જે જે ગજન ધાવન એટલે એટલે મહાપ્રભુજીના એક શિષ્ય એમનું નામ છે એમની વાર્તા આગળ આવી એમાં આ વાતનું વર્ણન કર્યું હતું કે ત્યાં શ્રી મહાપ્રભુજીએ કેવી રીતે જન્માષ્ટમી નો ઉત્સવ મનાવ્યો મહાપ્રભુજી ઉપર ગજન ની વાર્તા કહી એનું વર્ણન કર્યું એમ નહીં એટલે જે વાર્તા છે અત્યારે ચાલી રહી છે ને પરમાનંદાસજીની એમાં એ વાત આવી કે મહાપ્રભુજી આ જગ્યાએ બિરાજ્યા એ બિરાજ્યા એ જગ્યાનો અહિયાં ઓળખાણ આપી રહ્યા છે આપણને કે આ કઈ જગ્યા છે કે જેને ગજન ધાવનની વાર્તામાં એનું વર્ણન કરીને આવ્યા છીએ તે ચલ હવે આગળ કરશો તો શ્રી આચાર્યજી આપું સ્નાન કરી છોકર કે નીચે અપની બેઠક મેં બિરાજે હતે એટલે મહાપ્રભુજી સ્નાન કરી અને છોકરના વૃક્ષની નીચે પોતાની બેઠકમાં બિરાજતા હતા તબ સબ તબ સબ વૈષ્ણવ પરમાનંદ દાસ સહિત સ્નાન કરી પ્રભુ કે શ્રી આચાર્યજી એટલે, એટલે સ્નાન કરી શ્રી આચાર્યજી કે પાસ બેઠે હતે એટલે બધા વૈષ્ણવ પરમાનંદાસ ને એટલે બધા વૈષ્ણવ સ્નાન કરી અને મહાપ્રભુજી પાસે બેઠા હતા પાછે શ્રી पाछे श्री आचार्य जी ने श्री यमुनाष्टक को पाठ परमानंद दास को सिखाए सब પરમાનંદ દાસ કે હૃદય મેં શ્રી અમનાજી કો સ્વરૂપ છોડ્યો એટલે જ્યારે મહાપ્રભુજીએ શ્રી પરમાનંદ દાસને શીખડાયું ત્યારે પરમાનંદ દાસના હૃદયમાં યમુનાજી નો સ્વરૂપ એને સમજાયું તો શ્રી યમુનાજી કો જશ વર્ણન કિયો એટલે એટલે પરમાનંદ દાસે યમુનાજી ઉપર કીર્તન કર્યું તો પદ જે જે પદ બોલું કે આગળ નહીં બસ આ બધા ત્રણ પદ એમણે ગાયા શ્રી યમુનાજી યહ પ્રસાદો પાઉં શ્રી યમુનાજી દીન જાની મોહે દીજે અને કાલિંદી કલી કલમશ હરની આ પદ એમણે ગાયા એટલે આમાં છે કે શંકરના વૃક્ષના નીચે શ્રી આચાર્યજી બિરાજ્યા એટલે શ્રી આચાર્યજીની બેઠક વધારમાં શંકરના વૃક્ષ કને જ હોય હા સામાન્ય રીતે એવું છે એનું કારણ એ છે કે ઉત્તર ભારતમાં મધ્ય ભારતમાં મોટે ભાગે ગામના બહાર મહાપ્રભુજી હંમેશા બહાર ઉતરતા ગામના અંદર ઉતરવાનું પસંદ ન કરતા તીર્થ જુદી વાત છે તીર્થ હોય તો ખાસ તીર્થમાં પધારતા નહીં તો ગામની બહાર અને આ જે છોકરના વૃક્ષો હોય છે મોટે ભાગે ગામની બહાર જ હોય વગડામાં અને બીજું એ પણ કારણ છે કે ઠોકરને સંસ્કૃતમાં શમી વૃક્ષ કે છે ગુજરાતીમાં એને ખીજડો કે છે એ વૃક્ષ પવિત્ર પણ ગણાયું છે દશેરા નો દિવસ હોય ત્યારે શમી વૃક્ષનું પૂજન ક્ષત્રિયો કરતા હોય છે બીજા વૃક્ષોની કરતા એની પવિત્રતા પણ છે મહાપ્રભુજીને નેચરલી અવેલેબલ થઈ જતું હશે ગામના બહાર એ કારણ પણ હોઈ શકે અને હોઈ શકે કે મહાપ્રભુજીને વૃક્ષ સાથે કંઈક વધારે લગાવ હોય એવું પણ બની શકે ऐसे पद परमानंद दास ने श्री आचार्य जी के आगे यमुना जी के तट पे गाए આવા પદો ગાયા રબ આચાર્યજી આપું પ્રસન્ન હોય કે પરમાનંદ દાસ કો શ્રી ગોકુલ કી બાલ લીલા કે દર્શન કરવાય ત્યારે એટલે ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા અને તે પરમાનંદ દાસ ને શ્રી ગોકુલ ની બાલ લીલા ના દર્શન કરાવ્યા તો બાલ લીલા વિશિષ્ટ પરમાનંદ દાસ કો એસે દર્શન ભયે જો બ્રજ ભક્ત શ્રી અમનાજલ ભરત એટલે પરમાનંદ દાસ ને બાલ લીલા ના એવા દર્શન થયા કે વ્રજ શ્રી યમુનાજી નું જળ ભરે છે શ્રી ઠાકોરજી આ બ્રજ ભક્ત તો નાના પ્રકાર કે ખ્યાલ લીલા કરી સુખ દે છે એટલે ઠાકોરજી એટલે વ્રજ ભક્ત ની સાથે અલગ અલગ પ્રકારના એટલે એટલે બ્રજભક્તો યમુનાજીનું જલ ભરી રહ્યા છે તે વખતે ઠાકોરજી બ્રજભક્તોની સાથે જુદા જુદા પ્રકારની લીલાઓ કરી અને એમને સુખ આપે છે હસી મજા કરીને એમની મશ્કરી કરીને તોફાન કરીને જો પરમાનંદ દાસ લીલા કે દર્શન કરી એસે પર શ્રી આચાર્યજી કે આગે ગયે સો પર તા પાછે પરમાનંદ દાસ ને શ્રી ગોકુલ કી બાલ લીલા કે પદ બહોત કિયે અને પછી પરમાનંદ દાસે શ્રી ગોકુલ ની બાલ લીલા ના ઘણા પદ કર્યા તો જામે શ્રી ગોકુલ કો સ્વરૂપ જાણ્યો જાણ્યો પડે એટલે એમાં શ્રી ગોકુલ નું સ્વરૂપ આપણે ઓળખી શકીએ તેવા તો પદ એસે કીર્તન પરમાનંદ મધુ મૃદુબાની જાકે ભવન વસત ત્રિભુવનપતિ રાજાનંદ યશોદારાની ગાવત વેદ ભારતી ગાવતી નારદી મુનિ જ્ઞાની નારદાદિ મુનિ જ્ઞાની ગાવત ચતુરાનંદ જગનાયક ગાવત શેષ સહસ્રમુખ રાસ મન ક્રમ વચન પ્રીતિ પદાંબુજ અબ ગાવત પરમાનંદ કરું બીજો જે પદ છે ને એ જન્માષ્ટમી પછી ઠાકોરજીને રાત્રે ઓઢાવવામાં રોજ આ પદ ગવાય યશોમતી ગ્રહ આવત ગોપીજન વાસર તાપ અને વારન કારણે વારંવાર કમલમુખ નિરખા એમાં આવે છે ને ચલી લે પલના પોઢાવન કો અરક સાહેબ પોઢે સુંદર तेत आशीष सकल गोपीजन चिरजियो जोलो गंगयो क्या भांति या भांति परमानंद दास ने बहुत कीर्तन किए આવી રીતે પરમાનંદ દાસે ઘણા કીર્તન કર્યા તો શ્રી ગોકુલ કે દર્શન કરી કે પરમાનંદ દાસ કો શ્રી ગોકુલ પે બહોત આસક્તિ પડી એટલે શ્રી ગોકુલ ના દર્શન કરીને પરમાનંદ દાસ ને શ્રી ગોકુલ ऊपर બહુ आसक्ति થઈ गई तब श्री आचार्य जी के आगे ऐसे प्रार्थना के पद गाए जो मोको श्री गोकुल में आपके चरणाविंद के पास રાખો એટલે ત્યારે પરમાનંદ દાસે એટલે પરમાનંદ દાસે એવા પ્રાર્થનાના પદ ગયા કે મને ગોકુલમાં તમારા ચરણાવિંદ પાસે રાખો રાખો નિત્ય શ્રી ઠાકોરજી કે દર્શન કરો ઓર સગરી લીલા કો અનુભવ હોય એટલે બધા રોજ હું ઠાકોરજી ના દર્શન કરું અને બધી લીલા નો અનુભવ થાય તો એસે કીર્તન એ પદ ગાયા જો યહ માંગો યશોદાનંદન ઠાકોરજી પાસેથી માંગી રહ્યા છે કે ચરણ કમલ મેરો મન મધુકર યહ છવિ નયન પાઉ દર્શન આપના ચરણ કમલ છે એ ચરણ છે કમલરૂપ છે અને મારું મન છે ભમરા જેવું છે ભમરો જેમ કમલના ઉપર આકર્ષિત થતો રહે ને ત્યાં ફરતો રહે એવી રીતે હું પણ મારું મન આપના ચરણારયુદ્ધમાં લાગી રહે છે બસીવો યમુના જલ અચીવો બ્રજમાં બસું અને યમુના જલનું હાચમન કરો એવી એમણે એમાં ભાવના પ્રગટ કરી તો એસે तो ऐसे कीर्तन परमानंद दास ने प्रार्थना के गाए तो सुनी के श्री आचार्य जी आपू परमानंद दास के ऊपर बहुत प्रसन्न भय એટલે પરમાનંદ દાસ એ આવા પ્રાર્થનાના પદ ગાયા એ સાંભળીને મહાપ્રભુજી પરમાનંદ દાસ ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા હમ, સરસ ચલો ચલો આ બીજો પ્રસંગ અહીંયા સંપન્ન થયો આમાં જેને કોઈ કંઈ કહેવું પૂછવું હોય તો કહો કે જે મને આમાં એ વાત સારી લાગી કે જે પરમાનંદ દાસના સેવક હતા તો તે તેના સેવકને મહાપ્રભુજીના સેવક પણ કરાવ્યા સુંદર આ કોઈ બોલી રહ્યું છે પણ અહીંયા સંભળાતું નથી જે જે મનમાં એ વાત થયેલા કે જયારે શ્રી આચાર્યજી પરમાનંદ દાસ ઉપર પ્રસન્ન થયા ત્યારે શ્રી આચાર્ય શ્રી પરમાનંદ ને શ્રી ગોકુળના બાલલીલાના દર્શન કરાવ્યા એટલે શ્રી આચાર્યજીના કારણે પરમાનંદ પરમાનંદદાસને શ્રી ગોકુલના દર્શન બાલલીલાના દર્શન થયા સરસ મને એ સારું લાગ્યું કે જયારે પરમાનંદ દાસજી એ વીરોના પદ ગાયા તો થી એમ નિરારસમાં મગ્ન મગ્ન થઈ ગયા એટલે એવા એમ સારા એમને પરમાનંદદાસજી એમ પદ ગયા હા ઓર કોઈને કઈ મનામાંથી એ વાત સારી લાગી કે પરમાનંદાસ જેટલા કૃપાપાત્ર ભગવતી હતા કે તેમને શ્રી આચાર્ય બહુ તારીફ જેથી મને એ વાત સારી લાગી કે કે શ્રી પરમાનંદજીને એવી ખબર હતી કે કે શ્રી આચાર્યજીનું મન ક્યાં ચાલી રહ્યું છે અને એમણે એવી રીતે કીર્તન ગાયું બીજું આમાં જો ધ્યાન આપવાનું એ છે કે જયારે પરમાનંદ દાસજીએ એમના ઘરે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા કન્નોજમાં ત્યારે પોતે જે શિષ્ય કર્યા હતા એ બધાને શ્રી મહાપ્રભુજીને નિવેદિત કર્યા કે આપ એમનો અંગીકાર કરો સૂરદાસજીએ પણ એ રીતે જ કર્યું પણ શ્રી મહાપ્રભુજીએ મહાપ્રભુજીને એવી મનમાં કોઈ ઈચ્છા ન હોય કે મારી શિષ્યોની સંખ્યા વધે કોઈ વેપારી હોય તો એને એમ થાય કે મારા જેટલા ગ્રાહક વધારે હોય એટલે મારો ધંધો સારો ચાલે અને એટલી મને આવક વધારે પણ મહાપ્રભુજીને શિષ્યો વધારવાની ઈચ્છા નથી પરંતુ કોઈ પણ ઉત્તમ યોગ્ય જીવ હોય તો એ પ્રભુ સન્મુખ થાય જો તો મહાપ્રભુજીને પ્રસન્નતા છે એટલે શ્રી મહાપ્રભુજીએ સર્વાનદાસને કહ્યું કે તમે તો એમને શિષ્ય કર્યા છે તો હવે મારી પાસે શા માટે શિષ્ય કરાવી રહ્યા છો એમાં શ્રી મહાપ્રભુજીએ પોતાની એવી નિર્લિપ્તતા કે પોતાની નિસ્વાર્થતા પણ બતાવી કે શિષ્યનો લોભ નથી અને સાથે સાથે પરમાનંદાસની પણ પરીક્ષા કરી દીધી એમાં પરમાનંદાસ કેમ કે જે પહેલેથી ગુરુ તરીકે જીવ્યા હોય એમના માટે એ ગુરુપણાનું અભિમાન છોડીને શિષ્ય ભાવ કે દાસ ભાવ સ્વીકારી શકવો બહુ મુશ્કેલ છે એટલે શ્રી મહાપ્રભુજી એ પણ આવું કહીને ચેક કરી દીધું કે પરમાનંદાસજીની અંદર પુષ્ટિ માર્ગમાં પ્રભુ સેવા કે પ્રભુ સ્મરણ માટે જોઈએ એવી દીનતા નો ભાવ એમના મનમાં પ્રકટ થયો છે પરમાનંદાસજી એમ કહ્યું કે પહેલા હું સ્વામી પદમાં હતો અને અગિયાર વર્ષ મેં ઘણા બધાને સેવકો કર્યા હવે તો હું દાસ છું સેવક છું તો એમના અંદર એ દીનતા શ્રી મહાપ્રભુજીએ જોઈ ત્યારે પછી પરમાનંદાસજીના શિષ્યોને પણ દીક્ષા આપી અને આમાંથી એ પણ વાત સારી લાગી કે પરમાનંદ દાસજી પાત્ર ભગવદીય છે કારણ કે તે આચાર્યજીનો સમય પ્રમાણે જે પદ હોય એ ગાતા હતા ધારો કે શ્રી ને મૂર્છા જ્યારે બેભાન થઈને થયા ત્યારે તેમને સાદા જ પદ ગયા મને આમાં સારું લાગ્યું કે પરમાનંદ દાસે કીધું કે સ્વામી પદ સ્વામીને જ સોહે છે એટલે શું એટલે સ્વામીને સોહે કોના માટે એમ કહ્યું શ્રી આચાર્યજી એટલે ખરા સ્વામી આપ છો હું તો અજ્ઞાની હતો એટલે મેં પોતાની જાતને ગુરુ માની લીધો પણ ખરેખર આપ ગુરુ છો એટલે આપ જ એ પદના માટે યોગ્ય છો સારી વાત ઓર બોલો છે કોઈને કઈ તો આજનો અહીંયા ક્રમ રાખીએ કાલે આપણે ત્રીજો સાધન પર જી જી જી પ્રણામ જી જી પ્રણામ